બુદ્ધિની નોર્માલિટી દાદા બુદ્ધિ ડીમ કેવી રીતે કરાય બુદ્ધિને ડીમ કરવા માટે તો સમ્યક બુદ્ધિનું જોર જોઈએ જેમ બુદ્ધિ વધે તેમ સ્મૃતિ વધે તેમ બળાપો વધે બુદ્ધિ બાજુએ જ મૂકવાની એની વાત જ નહીં માનવાની આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ઢેળ ફજે તો આપણને થાય છે તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ કરીએ એક બે વખત પણ પછી તો એની વાત જ એક્સેપ્ટ કરીએ બુદ્ધિ તો સેન્સિટિવ બનાવી દે ઇમોશનલ બનાવી દે તો એની વાત આપણાથી કેમ એક્સેપ્ટ કરાય વ્યવહારમાં વાઇઝ રહેવાની જરૂર કે કોઈને જરાય નુકસાન ના થાય આ અક્કલની જરૂર નહીં આ બહુ અક્કલ વધી જાય તો દિમાગ ઠેકાણે ના રહે બુદ્ધું થઈ જાય માટે થોડી બુદ્ધિને કાપી નાખવી વાઇઝ થવાની જરૂર છે ઓવરવાઇઝ થવાની જરૂર નથી ઓવરવાઇઝ થાય પછી ટ્રીકો કરતાં શીખી જાય ટ્રીક એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો ફાયદો લેવો તે ટ્રીક કરે તો તો ચોર માને તારામાં ફેરશો આ તો ચોર કરતાંય વધારે જોખમદારી કહેવાય ટ્રિક એ તો બુદ્ધિથી સામાને મારે ભગવાને કહેલું કે બુદ્ધિથી મારતા મારતા તું નિર્દય થઈ જઈશ એના કરતાં તો હાથેથી મારવું સારું કે જેથી ક્યારેય દયા આવશે આખું જગત બુદ્ધિથી મારી રહ્યું છે એ તો ઊંચામાં ઊંચું રૌદ્ર ધ્યાન કહેવાય એનું સીધું ફળ નરક ગતિ આવે રૌદ્ર ધ્યાન એટલે કોકના સુખને કોઈ પણ રીતે પડાવી લેવાની ઈચ્છા કોઈને કોઈ પણ રીતે દુઃખ આપવું એ જ ઈચ્છા આ કપડું ખેંચીને વેચે છે એ જ રૌદ્ર ધ્યાન આટલું કપડું તો બચશે એમ કહે છે આ હિસાબ તો કેવો છે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા મળવાના છે તો રૌદ્ર ધ્યાનથીએ એટલા જ મળે છે અને એ ધ્યાન વગરથીએ એટલા જ મળે છે આ તો ઉપરથી કપડાં ખેંચીને ધ્યાન બગાડેને કહેશે કે કમાવા એવું તો કરવું પડે ને આ લોકોને લક્ષ્મીજી આવશે એ શ્રદ્ધા નથી રહેતી અલ્યા જે શ્રદ્ધા પર તે દુકાન કાઢી છે એ શ્રદ્ધા પર ધ્યાન ના બગાડીશ અને એ જ શ્રદ્ધાથી નફો મળશે એમ રાખ જગતના લોકો બધા અંધશ્રદ્ધાથી ચાલે છે મોટર ચલાવનારોએ અંધશ્રદ્ધાથી ચાલે છે જ્ઞાની પુરુષ મોટરમાં બેસે તો કહે કે કાં તો ટકરાશે ને કાં તો બચશે જે હો તે ભલે હો આ તો જ્ઞાન ના હોય તો પણ અંધશ્રદ્ધા પર ચલાય